અંબુજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન તારીખ બે બાર ત્રેસી ગરડા અંત્ય પ્રકરણ ચોત્રીસમું વચનામૃતન ચાલુ હનુમાન પરા ગામ હનુમાન પરા ત્યાં રત્નાભાઈ કરીને પટેલ હતા બાપા જૂના શ્રીપતિ પ્રસાદજી મહારાજ ભરતા ભરતા આવ્યા સભા મંડપ તેથી ગામ ની પાછળ વાડી હોય ને ત્યાં કરે વડોલિયા કરી મોટું ગઢડા જુનાગઢ વડતાલ ધોળેરા બધા સંતો સદગુરુઓ ભેગા આચાર્ય મહારાજ સભા મંડપ હોય પછી બાયુ નો સભા મંડપ ન એવો ત્યાં ગાડી વાળા બેઠા હોય અહીંયા તો ગામડામાં પેલી બ્રુવાણ હતા પાછરા હોય ને બધા એમાં શ્રીમતી પ્રસાદજી મહારાજ બેઠેલા છેડો આઘો જાજુ માણસ એમાં કોઈ છોકરીને તેડી નાયો ગ્રસ્ત આવે ચાલ્યા તો એનો છેડો અહીંયા બેસી ગયેલો સાધુ તો આમ મોઢે હોય એટલે એને દેખેલું નહીં મહારાજે દેખેલું એ છોકરી પેઢી બોલે પણ બેઠો પથરું હું એક પછી સભા પૂરી થઈ મહારાજ સાધુ ને કહે અત્યારે બપોર પછી નો ટાઈમ છે આંગે કોઈ જમશો નહી અને બધા બહુ સ્નાન કરી લે નદીએ જઈ અને હું પણ નદીએ નાવા આવું પેલા બધા પણ મારા શું કહેતો બોલો છેડે કોક છોકરી તેડીને આવ્યો હતો અને ત્યાં બેઠો એટલે બધું એક છે એટલે અમારે તમારે અફવા કરવા જશો મહારાજ ને આજ્ઞા એવી રીતે પંચ વિષય ના ત્યાગ સંબંધિત નિયમ અવધાન તકો પાડે તથા ભગવાન ને ભગવાન ના ભક્તાંશની દેહ કરીને પરિચર્યા કરે તથા ભગવાન ની કથા સાંભળે ઇત્યાદિ નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાડે ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે હમણાં સુધી ગ્રહસ્થો માં છોકરાઓ મોટા થાય પછી વૃદ્ધો વિવાહમાં નહોતા થાય ગ્રંથો ગુલામાન કાર્યમાં એમાં હવે તો બહુ ચાલતેલા હાલે મોટા થઈને સાથે ભગવાન ને પામવાની વાત અને જગત ની વાત એક થાય કેમ કોઈ દિનો ત્યારે એના મનમાં પણ એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય અને ભગવાન ને વિશે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ત્યાગ સંબંધી નિયમ અને ભક્તિ સંબંધી નિયમ એમાં વધારો કરતો આમાં બે ત્યાગી નો મેળ નથી જેને ભગવાન ને વરવા હોય એની વાત છે ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થ માં અશુભ વાસના કરી અને એક ભગવાન ની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે ભગવાન પાસે જવું હશે એને અશુભ વાસના તો છોડવી જ પડે અશુભ વાસના જેમાંથી ઉભી થાય એની ક્રિયાને છોડવી પડે એ તો ગ્રસ્ત છોડવી પડે આત્મકલ્યાણ ત્યાગી ને માટે છે અને ગ્રસ્ત ને માટે નથી એમ તો બોલાય નહી ને ગ્રસ્ત માં હોય એટલે એ છૂટું ગમે એમ વ્યવહાર કરે એટલે એને બંધન નહીં માયા અને ત્યાગી ને બંધન બંધન તો એમ નહીં થતું હોય લાભ હોય એટલે પછી વળી શ્રીજી મહારાજ મહારાજ ને સુકમુનિ એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જે ક્રોધ છે ઉત્પન્ન થાય છે તો પોતાને જે પદાર્થ ની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈક કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઉપજે છે તે કામના જે ઈચ્છા તેનો ભંગ થયો ત્યારે જે કામ હતો તે ક્રોધ રૂપે પરિણામ ને પામે છે માટે એનો તો એવો સ્વભાવ જ થયો છે એમાં ક્રોધ ઉપજે ઉપજે અને એમ થાય તો પણ ક્રોધ ના ઉપજે એમ છે કે નહીં આપણી ઈચ્છા હોય એમ દેખાય ક્રોલ ક્રોધ ન ઉપજે એવું છે નહીં છે એ તપાસ કરો આવતી હોય એ તો બધે ચોખ્ખું કઈ જવું છે તો જરા તો કામ ના આવે ને એટલે ચોખ્ખું કરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા મોટા જે મોટા સાધુ છે તેમણે ભગવાન ની આજ્ઞા એ કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને મહાત્મા જાણીને પોતાની ઈચ્છા એ કરીને અનેક જીવોને ધર્મ કોઈક જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે મોટા પુરુષ હોય તો ક્રોધ નો ઉપજે કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેને ભંગ કર્યો માટે ધર્મ મર્યાદામાં રખાવવાની ને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ના દે તો મર્યાદાનો ભંગ થતો જાય અને તે જીવ નું સારું ના થાય માટે એવી રીતે તો ક્રોધ થાય છે ઠીક ને એમાં કઈ બાદ નહીં એમાં પોતાનું કર્યું નથી એના જીવના ભલાને માટે ભગવાને જે જે નિયમ કર્યા છે એનો એ ભંગ કરે એટલે એને જ નુકસાની એની નુકસાની ને મોટા પુરુષ સહન નથી કરતા એટલે એના રક્ષણ નું ખાતર ક્રોધ કરે છે એમાં પાણી આવ્યું હતું પાણી એની બાજુ ઉપર પાવાના આસન ત્યાંથી ઓલી પાસે એમાં કઈક વાતચીતમાં બે પાળા મારા ચડ ભેડ્યા વધારે થઈ ગયા એકબીજાને થપાટો મારતા હશે અને ક્રોધ આવે ત્યારે બોલી બદલી ગઈ હોય એની ન હોય ત્યાં થપાટ મારવાતા ને બોલી મારા મર્યું કરે સ્વામી નીકળ્યા ઓલી પર સ્વામી સાંભળી ગયા સ્વામિનારાયણ દાદી શરીર મજબૂત હતું ગોવિંદભાઈ બેઠ આ આખલ મારી અને શરીર મજબૂત ઓલા જીવાન્યા તમે એમ કે આ ના રોટલા ખાઈને મારા આવું કરે ખરેખર એકદમ આવીને એકનું બાવડું આમ જાય ને એકનું આમ પણ ચોરાવર હતા એકને જે આમ થયું ને ત્યાં આઘો પડ્યો ઓલાને આવ્યો ફરી જાય દરવાજા વાળા અહીંયા રોટલા બગાડો ધર્મા શું બોલો ત્યાંથી ગયા એ બે ને ઉલાડા ને પંચોતેર પ્રસંગ મોના થઈ જતા તૈયારી ના કેમ આલોચને વ્યવહાર કરવો તો આખું મંદિર ની મારા સાધુ ના ધર્મો એ છે શું વિચાર થાય આ આપડે માથે પાટકી કરીએ તો કેવા કહેવાય <laughs> <laughs> મારે તો હાર સહન કરવો અને પછી એનું ભલું થાય એમ ચિંતવન કરવું જો આ તો ત્યાં કાયદો ના લગાડાય નહીં એને આમ કીધું તો એટલે હું આમ અરે મારા એ બોલાતું હશે કોઈ પણ આ જીવ હોવા છે ને એને ખબર જ નથી આપડે સાધુ છે કોણ છે માર્ગ કયો લીધો છે ક્યાં જવું છે તને ભૂલાઈ જાય તો તમારા ગ્રસ્ત માં બાજો ક્યાં ક્યાં બે તો એને બોલે એવું લાગે ખબર સાધુ અનુસંધાન નથી કે હું કોણ છું પ્રાણી માત્ર અને મોટા પુરુષ ને મળતા રિવાજ મોટા પુરુષ તેના જેવા સ્વાર્થ ની ખાતર નહીં કોઈક ના ભલા ની ખાતર એને જરા ક્રોધ કઈ મૂક્યા વિના ન ચાલે ન ચાલે હવે એના દાખલા જેવો ધર્મ રાજા બિલકુલ ક્રોધ કરતા નહીં યુધિષ્ઠિર પરિણામ ખરાબ આવ્યું રોજ્યા નહીં કોઈ ને શાસ્ત્ર માં એ પરમ છે એમાં વિપરીત પરિણામ આવ્યું એક ના એક નિયમ ન ચાલે ઘણા કહે છે મને ગરીબ છે એટલે ગરીબ એટલે હું રાખો છે ગરીબ નો અર્થ શું છે હાથું માળવાનો છે એનું નામ ગરીબ કહેવાય હાથું ગરીબ થયો છે હાથું ન વાળે તો કે આપણું ધંધો ગરીબ એટલે આપણે આનું ધંધો કરવું એવો સંકલ્પ ન કરે તો એ ગરીબ કહેવાય પછી ભલે મોટો જુવાન હોય ગરાસિયાના દીકરો હોય ખીલે જાય એવો હોય પણ જો ગરીબ કર્યો પણ આટલું ન ત્યારે દેખાય છતાં જો આપડે ચટકીમાં આવી જાય મને ખબર છે હું ખીજા તો ને મન દેખ્યો તો છો ખીજા હવે ત્યાં છોડી દીધું છાત્રા છે અને તે દિવાળા કરનાર કોઈ નહીં અત્યારે પાંચ જણા બેઠા સુધી નહોતા હો કરવું એને કેતો મનમાં થતું કે આમાં કેવું છે તો જવાય લોકો જૂના બધું મને છોકરા હોય ને એને તરત પાંચ માં મોટા ના શબ્દો નીકળતા હોય બ્રહ્મા ના હોય બરાબર એને કોક ને તાળી દીધું હું પડખે નીકળ્યો ખરેખર મેં ડાબે આજે આમ કે આમ એને કર્યું કે પછી મને દેખી ગયો એટલે આમ આવો દેખી ગયો વિચારવા હરિભગત માં જ પણ આવા ગયો હતો હમણાં મારે કોઈક વખતે પ્રસંગ મૂક્યો હતો મેં યાદ કરો કઈ યાદ તો અમને એમ દાદુ આપડે સાધુ છે બરાબર નહીં મહારાજ તો છૂટ આપી છે પણ આપડે છૂટ લઈ ન કરે આપડે વિવેક માં રહેવું છે મહારાજે છૂટ આપી છૂટ નો દુરુપયોગ તો ને કોઈ ખોટો બોલો ક્રોધ કરીને કયા વિના ચાલે તમે વહીવટ કરતા કરો તો કરો છો ને એ મને ખામી તમને અનુસંધાને ના હોય આપણે વધારે બોલીએ વધારે પડતું કરીએ અને તમે એને સાબિત કરો આમ જ આમ જ અમારા બેઠા બેઠા વાતો કરે ને અમારા મગજમાં લાવે નહીં એટલે એના દોષ આ કરું આવડા બધા મારા બુધાયું નહીં આવડા કરનારા એને બહુ પકડી અને એ એનો પકડ રાખતા હતા આપણે હું આગળ ચાંદી બધી મારે મૂકી દેવું છે ને કેમ કેવું આવવાનું ના ના એનો દુરુપયોગ નો થવો જોઈએ અનુસંધાન દ્વારા હવે મૂકી દીધું મૂકવું ભરે અમારા સાજા ગુરુ મળ્યા ને એટલે મુકાઈ પેલા ગુરુ નતા બહુ શાસ્ત્રી હતા એ મારા ગુરુ જ હતા હું જ મૂકી દઉં એટલે આપડે મૂકી દઈએ

મોટા પુરુષ ને તે જીવ માર્ગે ચાલે અને એમાં એનું કલ્યાણ બગડતું હોય ને બગાડતા હોય એટલે એને હવે રસ્તે દોરવા માંગે દેખાય દેખાય અમારા પુરુષમાં દ્વેષ ભાવ હોય દ્વેષ ભાવ અને ઓલાના ક્રોધમાં વ્યવસ્થા દેખાતી એ રાગદ્વેષમાં આવે છે એનો માર્ગ બગાડે છે એ દયા આવે એનો માર્ગ બગાડે છે મારો માર્ગ મારે સાફ રાખવો એટલા માટે નથી મહાપુરુષ બોલતા દયા ક્યાં આવે છે કે આ એનું ભૂંડું કરે એની ઉપર દયા આવે પણ મહાપુરુષ ના સંકલ્પ બીજી રીતે હલતો હોય એટલે આખી જાય તો મહાપુરુષ નહીં પડે એમ શું મત એ એનું બગાડે છે ને એમાં એને દયા આવે છે એટલે એને રસ્તે ચડાવવાથી જાય શોધ કરવામાં ધ્યેય બીજો છે આનો બધા આવા આવું તો બગડે ને બધું એને જરૂર છે ભાઈ ભાઈ ભગવાન નો દેખ હવે હું સમજવું ને એ પણ ભગવાન ને દયા હોય તો અવળા શબ્દ સંભળાય ભગવાન આપડે બધા હવળું ગમે આમ હતું આમ હતું તરત મને આમ આમ હતું આમ હતું એ ને એની ઉપર દયા આવે ક્રોધ કરવામાં ક્રોધ દેખવામાં એને આટો ખોટો પારખવામાં પણ બુદ્ધિ નું કામ પડે છે થોડું કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેને ભંગ કર્યો માટે ધર્મ મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ના દે તો ધર્મ મર્યાદાનો ભંગ થતો જાય શિખામણ દેવી છે શિખામણ કોઈ દેતો હશે <laughs> આ રીતે શબ્દ તમે જોવો ખબર પડે શિખામણ જયારે દેવાય કે પોતાની બુદ્ધિ નું બેલેન્સ હાથમાં હોય કઈ શિખામણ દેવાય બારોબાર ઠીક હોય ગયો એવું શિખામણ કેમ છીએ હું તો ફટાફટી બોલાવે શબ્દ એવા આવે છે આમાં એને જોવાના એટલે ઉતાવળ થઈ ગઈ મારી ઉતાવળ ભંગ થતો જાય એને તે જીવ નું સારું ન થાય માટે એવી રીતે તો ક્રોધ થાય છે જીવ ને એમાં કઈ બાધ નહીં કેમ જે એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આચરીને હજારો માણસ રહ્યા હોય અને તેને કઈક રીત કરીને કર્યા વિના નું કેમ ચાલે અને ક્રોધ તો ત્યારે ના થાય જે જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએકી વનમાં ફરતો રહે જંગલ માં રહી તો ખીજાવું ના છે બધા આપણા પ્રમાણે કરે આ તો ખોટું મૌખિક તમારે વ્યવસ્થાપક હોય આ બહુ જાળવવું જોઈએ આમાં થોડા વ્યવસ્થાપક છે એ મારા હુકમ જ બજાવવા બેઠા હોય ને તો વ્યવસ્થાપક ન થઈ શકે કોઈ બી હો શું સાધુ છે એ દુનિયા આખી નો ગુરુ છે એને તો કેટલી વ્યવસ્થા મતલબ હોય બધા ગુરુ નું કલ્યાણ એના આધારે છે એનું કેટલું મોટું ગુણ જોઈએ ત્યારે પાછા બાદ નીકળ્યા ત્યાં બીજું કુતરું આવે હો અમારા બે બાજુ પર ઓલે તો બટકું નાખ્યા પણ ઓલા બે પાસે બ્રહ્મા નો સુત મારું મારું કામ છે સાધુ જતા ભાઈ એને આખો કહાની આવું તો ભટકર નાખું ચાર શ્વાન ફસાવું એ હું જોઉં ને તો એ નારી મને આવી ગયો પણ જે પ્રાણી માત્ર માયા માંથી નીકળ્યા છે અનાદિના સ્વભાવ છે એ ઘણી કથા વાર્તા કરીને સાંભળીને એટલે ટળી જતા હશે ભાઈ એમાં કોઈક જ હોય એટલામાં એ આમ વિચાર કરે અને છોડવા માંગતો હોય તો છોડતો હોય તો ચાર વાર આપણી ત્યાં રહી એટલે અહીંયા જેટલું દૂધું એટલું રાખશે ને એવડાય આપડે બેઠ્યા હું તો અજ્ઞાત છે એટલે એને ખબર જ નથી અને બહાર જાય છે એટલે એના અત્યાર થી જીવ માં બેસી ગયો આ મારું ઘર આ મારી વાડી આ મારું ખેતર આ મારી દુકાન એ અત્યાર થી ગયા છે ને આ એને કોઈ દી નહીં મનાતું કે આ મારું ગુરુ આ મારું ગુરુકુળ તમે ગમે એટલું ખવાડો ગમે એટલી એની સેવા કરો એ જ ને સંજુ ના શબ્દ પેલાથી કરી ગયા ઘરે જેવી માલિક આંધળો કોઈ ન કરે જો માથી માં ભણી જાય જાય કેટલાક અને માથું જેવું છે ને ત્રીસ રૂપિયા આપણો ગુણ નો આવે જરાક સારું ના થાય ફરી જવું ત્યાં ટાઢો રોટલો ખાય ટૂંકારા ખાય પણ એમાં એને એ હળવું માં કાયમ હરકું પણ હોય અહીં ભલે બેઠા આપણા માં પંદર વાર હોય ડુંગણ હોય તો જ્યાં જાય અને રોટલા કરે એટલે ઓલો માલ લાગે ને પછી એક આય રોટલો મૂકે એક આય મૂકે મૂકે પાછી ચીના કરે છે કે એ કરે કોઈ ના અભાવ ના આવે સાધુ જરાક છે એ બધું જગત એમ જ હોય પણ આવડા કોઈ ને એનો અભાવ આવે સાધુ જરાક કહી દો મને બોલવા આને મને આમ કહ્યું આને મને આમ કહ્યું અને ક્રોધ તો જયારે ના થાય જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએકી વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ના થાય પણ એમ તો એમનાથી કેમ કરાય કેમ જે એમણે તો અનેક જીવ ને વાર્તા કરી ભગવત સન્મુખ કરવા ને તેનું જે કલ્યાણ થાય તેનું જે મહાફળ તે શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને સમજ્યું છે તથા એવી રીતની જે ભગવાન ની આજ્ઞા તેનું મહાત્મા જાણ્યું છે માટે ક્રોધ થાય કોઈ પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે જ નહીં અને વળી જેને કોઈ મોટા સાધુ સંગાતે હેત થયું હોય ને તેને વિશે પોતાનું કલ્યાણ થવાનું સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય જે આ સાધુ થી મારું સારું થશે એવો જે હોય તેને ક્રોધ નો સ્વભાવ હોય તો પણ તે મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ના થાય આવું હોય તો કઠણ પડે હો પાંચ મહિનો હોય કલ્યાણ

છોકરા હતો આ બધું દેખાય એ આવ્યા છે આત્મા નું કલ્યાણ કરવા ત્યાં આપણે એને રોકી લઈએ કલ્યાણ ના માર્ગ માં એને રોકી લઈએ વાસના થાય એવું શું કરાવી અને તમે પાછા ગુરુકુળ ના સ્વામી જો ને લાટકા મળી કહેજો અને વાસના ઉભી કરાવો મહેમાન ઉભી કરાવી આ માલિબા જોવો તો દેખાય ઊંડાણમાં હો અમને ઘણા જાણતા હોય એક ગ્રસ્ત ને સાધુ એ વાત કરી એટલું કઈ ગયા છો અને હું તમને ખબર હા બધું બહુ સહન કરવાનું તમે ગમે એટલા ખરા સમજી શકે એટલે આપણે સમજાવ સમાજ ને સમજાવવા રહી એમ ના માનવી સમાજ કોઈ સમજે નહીં રામા અવતાર માં સમજ્યો નથી આજ ક્યાંથી સમજે તરત જ બીજી કલ્પના કરે અને ખબર એને સમજાવવા નહી આપણે જે માર્ગ લીધો છે એમાં આપણે નુકસાની નથી ને અને માર્ગ એના એવા ને સ્વામિનારાયણ જુવાન ને આ તો બહુ ભારે ભારે કામ થયા અપવાદ ભગવાન ની ઉપરી મૂકનારા છે આમાં હોય આપણા જોતા રહેવું જોઈએ ભૂલ થતી હોય તો સુધારવું જોઈએ અને પાછું માર્ગ ચાલતા શીખવું જોઈએ ભૂલ થતી હોય તો સુધારવી ન થતી હોય તો હૃદય શાંતિ ભૂલો આમ કરો છો ભૂલો આમ કર્યું એવું જો તમારા સંકલ્પ થયા એટલે તમે માર્ગ તમારો ફરવાઈ ગયો આપણને અથડામણ આવે ને એ આપણા હારા માટે હારા માટે બહુ હારા માટે આવે તાવાયો તાવ ક્યારે આવે અનિયમિતતા થવું હોય કઈ આવે ને તાવ જાહેર કરે હું અનિયમિત રહ્યો નહીં નીકળી જા એટલે હે અરે દવા દો ના દો નિયમિત થઈ જાવ તમને બધું જવું પડે કેમ રહે અરે દવા દો ના ગયો નિયમિત થઈ જાવ તમને બધું જવું પડે તમે એ બધું કેમ રહે જે ખાવાનું મળતું હોય એ મૂકી દે બરોબર પણ ખાવું છે અને માનું ભરવું નથી એ બે ક્યાંથી આવે આપણે પણ આપણા સ્વભાવ છોડવાની આ વાત કોકનાની કોકની વાતો કરવાની ભાવના જયારે ઉભી થઈ એટલે આપણે જ ખોટા શરીર નથી બોલો અને વળી જેને કોઈ મોટા મોટા સાધુ સંગાતે એ થયું હોય તેને વિશે પોતાના કલ્યાણ થવા રૂપ સ્વાર્થ માન્યો હોય અને એમ જાણતો હોય કે આ સાધુ થી મારું સારું થશે એવો જે હોય તેને ક્રોધ નો સ્વભાવ હોય તો પણ તે મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ના થાય શું કહ્યું આ ક્રોધ ટાળવાનો ઉપાય છે આમાં ભાગે ઠપકો દે મોટો સાધુ ત્યારે ઘણા હું દેખું છું ખાનગી જગત સ્વામી સમજાવી ના નાખે હવે કઈ ગયો હશે અને એટલે એ માની બેઠા પણ અમે એવા છીએ એનો કોઈ દીકરો ન જાય એના દોષ જાય જ નહીં કારણ કે એને કલ્પના કરી એના મોટા ઉપર એ વિના નહીં એ નથી એને દુઃખ કહી ગયો એટલે એના દોષ ન તે મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ન થાય અને એ ક્રોધ ને મૂકી દે એમ પણ ક્રોધ જાય છે અને પદાર્થ ના લેણ દેણ સારું પદાર્થ ને અર્થે જે સાધુ સંગાતે ક્રોધ કરે છે તેને તો સાધુ નું મહાત્મા તથા સાધુ નો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી સમજાયો જ નથી સાધુ ને સમજાયો હોય તો તુચ્છ પદાર્થ સારું ક્રોધ કરે નહીં અને બુદ્ધિવાન હોય સમજુ હોય ને તુચ્છ પદાર્થ સારું સાધુ સંગાતે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદાર જેવી જાણવી કામદાર જેવી વ્યવહારિક જાણવી સાધુ બુદ્ધિ નથી પણ સાધુપણાની બુદ્ધિ અને એવી જ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નથી એમ સમજવું ઇતિ વચનામૃતમ એવી રીતે ચોત્રીસ મારે તમારા હવે મૂકવા જોઈએ મૂકવા જોઈએ ઘરમાં કઈ હોય તો શું જાય કઈ

કારણ કે જીવ અનાદિકાલ ના પોતે જ ડાપણ કરતો હોય હું ડાયો બરાબર હું આમ હવે એને કેમ સમજાવો એને રડવું આવ્યું હું કઈક મળી આપડે તો ભૂલ કરતી એ તો થાય ને કીધું બોલતો હોય તો ઉપર છો મોઢે બોલે પણ મારી બાદ મારી ભૂલ નથી નથી તો શિક્ષા બધું જાય છે વાયુ જે કારણ કારણ નો કે ત્યાં તરત વિચાર કરવો છે ખોટું શું ભાઈ આપણે જે ગતેડા ને પેટે જન્મ લીધો હશે કે નહીં લીધો હા છે આ જૂના સાધુ આવી બહુ વાતો કરવા આવે કોઈ કરતું નથી કોઈ કરતું નથી જ્ઞાન માર્ગે સમજી લેવું છે માર્ગ ભૂલાય અને માર્ગ ભૂલાયો તો એના કોઈ નુકસાની નથી અવળે માર્ગે ચડી જવાય તો નુકસાની માં કહેવાય આ નો દેહ મળ્યો સત્સંગ ઓળખાણો ભીડામાં માર્યા અને આપણે ન ભર્યા આપણા જેવા પુરુષ કોણ લઈ શકે ત્યાં બજારે જાઓ ત્યાં સોલાવ જાઓ વધશે ક્યાંય નથી આ જગત માં ક્યાંય સ્વભાવ નો વધારો છે અને આ ગ્રસ્તમાં હવે હું કઈ જોવા શીખ્યો છું પેલા લોકો સાધુ જોવા તમે આવો ને ત્યારે મા બાપ બહુ ઘર નથી થવું નથી થવું આવું નથી જણાવું બરાબર જાણો આવે ને તમારો હાથો આગ્રહ દેખે હું ભલે થતો તો પણ અમને લખી દઈએ કે પાછો ભાગ ન માગે આવી ગયું વેત મા બાપ નું એક પૂરેપૂરું આવી ગયું ને પાછો અહીંયા આવવાનો ભાગ માગે કોનું સાધુ નથી આવવાનું લખી દઈએ અમારા બહુ પ્રસંગો આવે એવા દેખાય કે આ મા બાપ અથવા જગત વાર થતું રોકે વાર થતું જવાનું જઈએ ભગવાન તો વાત કોણ કરે છે એવો પ્રસંગ આવ્યો એ લખી દઈએ લખી દઈએ પણ એવી એનો ભાગ મને આવ્યો છે એનો પાકો ભાઈ મને એનો ભાગ મારો કેવાય છે મને એવું નંબર દેખાય માટે વાળો આપું જે થઈ ગયા અને મારો એનો ભાગ પાછો માટે નાની ઉંમર વાળા ને ખબર ન હોય કઈ એક દેખાડે જેના મા બાપ હાલ ખોટો મોટો જ્યાં ભગવાનની પાસે સ્વાર્થ લેવો છે એટલા માટે કોઈ ભગવાન ના જાણીને એક કરતો નથી એવું નિર્દેશ આપણા સાધુ થાય છે ઘણું દેખાય હવે તો બહુ દેખાય મને દુનિયા કેવી છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો પંચ્યાસી ના ચૈત્ર સુધી નવમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચર ના દરબાર માં શ્રી ગોપીનાથજી ના મંદિર ને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ ને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જેના હૃદયમાં ભગવાન નો અને ભગવાન ના ભક્ત નો દ્રઢ આશ્રય હોય જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે ને દેહ ને સુખ દુઃખ માન અપમાન દેશકાળ નું વિષમપણું ઇત્યાદિ કે કરીને જાય નહીં તે કેમ જણાય જે એને એવો આશ્રય છે અને તેના મન નો અભિપ્રાય તથા દેહ નો આચાર કેવો હોય તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભક્ત ને એ ભગવાન ને વિશે જ મોટો હોય ને ભગવાન પત્કાર પડે પ્રકૃતિ શ્રીજી મહારાજ બોલ્યા પ્રકૃતિ મરોડે ને મુંજાય ત્યારે તે પોતાનો જ અવગુણ લે પણ ભગવાન નો અને સાધુ નો જો અવગુણ ન લે એ સારો અને જે પોતાનો અવગુણ ન લે અને ભગવાન નો અને સાધુ નો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં અને એવો જે હોય તેના આશ્રય નો પણ થા નહીં ત્યારે હરિમુખ સુખમુનિએ પૂછ્યું છે જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ એ કોઈ દિવસ મરોડી ના હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે કે મારી પ્રકૃતિ પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠીક નહીં રહે કેમ છે પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો પોતાના મનમાં જે સંકલ્પ પોતાના મનના જે સંકલ્પ તેની સામે દ્રષ્ટિ રાખો જે મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિષય સંબંધી ભોગ છે તેમાં શાની વાતના બળવાન છે ને પણ કયા વિષયનો સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય એમ માલુમ પડે પોતાનું જોવાનું એને જોશીભાઈ કોણ જોવે હોય આપડે તો સાધુ થયું પણ આ જોનારો ન હોય એમ કર્યું આપણને આવડે બરાબર હું બરાબર કરો એ જ હોય રાત્રે દરેક પણ એમ દેખાય આ પ્રકૃતિ મારી આટલી છે એને ભગવાન નો સાધુ મળ્યું છે ત્યારે મને ગમશે કે નહીં ગમે તમે જોનારો ન હોય એમ કરું બરાબર હું બરાબર કરું એ જ હોય રાત્રે દરેક પણ આ પ્રકૃતિ મારી આટલી છે એને ભગવાન સાધુ મળ્યું છે ત્યારે મને ગમશે કે નહીં ગમે અમારી પર અજમાઈ નથી તો તમે સિદ્ધરાજ અમારી નથી એટલે આપણે કઈ કીધું નથી એટલે અમે ત્યાં સુધી તો સીધા બરાબર આમાં આ જૂના સાધુ બોલાડ્યા હોય ને તેથી આ નિશાલ હતી મારી મારી વાતું કરે તમારી પ્રકૃતિ કઈ એવી કહો છે મારી આ પ્રકૃતિ મારી આ છે અવની પ્રકૃતિ ને દેખાય છે મને આવું ભગવાન વાતું કરતા આપડે શું વાતું કર્યું પેલા એ સ્કૂલો હતી આખી સાધુઓ ભેળા થાય હારા કેટલા નિયમ લીધા તો ભાઈ આવડે કરે તમને નિર્દાયા નહીં હો હવે બહુ અંબાળ લે ત્યાં પડ્યો છે ત્યાં પડ્યો જ્યાં દેખાવ ખરું આમાં ખપવાળે ને દઈએ કોણ ખપવાળો ને કેને મારી બાંધી કોક લઈ ગયા પણ એનો મહિના મળે તું તમે દેખતા હું હોય જ નહીં દુઃખો છે પણ એ લોકો એને જોવે ન જોવે એને જ્યાં લખી રાખ્યો એ સારું બરાબર બોલ્યો નહીં હો હવે એના ઉપર ક્યાંથી અજમાવે ના જોઈએ ને અને પોતાના મનના જે સંકલ્પ તેની સામે દ્રષ્ટિ રાખે જે મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિષય સંબંધી ભોગ છે તેમાં શાની વાસના બળવાન છે ને બળવાન પણ ક્યાં વિષયનો સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલુમ પડે પણ બીજી રીતે ના પડે વિચારે તો વિચારનાર નથી અને જયારે એ વિચારે ત્યારે એમ વિચારે જે આ પદાર્થ નો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું અને તેમાંથી જયારે મને સાધુ મળશે ત્યારે મારે ઠીક નહીં રહે એમ એને પોતાનો નિશ્ચય થાય અને બળવાન પ્રકૃતિ હોય ને તદપી જો એની પ્રકૃતિ ને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મળે નહીં તો તો એ પાર પડી જાય પાર પડી જાય તો જિંદગી પૂરી થઈ જાય ના આંદોલન આગળ ને એટલે બોલી જતા કઈ કે હું અહીંયા છ રોટલા નથી જગત માં દુસરાને રોટલા ખાવા જ અંતે મુંજાય ને વિમુખ થઈ જાય અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી જાય સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતા અધિક પાપ થયું છે તેનું શું કારણ છે તો એ સાધુના હૃદયના વિશે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે કેમ જે તે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે ત્યારે એ ભગવાન ના દ્રોહ દ્રોહનું અધિક પાપ છે દુખાય કારણ કે જે દ્રોહ કરનારો છે એને જ્ઞાન નથી કે કોણ છે ઓળખતો નથી એટલે ભગવાન દુખાય મૂર્ખાઈ કરે છે અને ઓળખતો નથી આની અરે આ ભાવ ન જોઈએ એમ ભગવાન કહો આ તો એના ઉદ્ધાર કરનારા જેના લક્ષણો કહેશ માટે સંતના ગ્રહ નું સર્વ કરતા અધિક પાપ થયું છે સર્વ કરતા સર્વ કેના કરતા સર્વ કોણ પંચ મહાપાપ કે એ બધા પાપો છે પંચ મહાપાપ અથવા ગમે એવા બીજા હોય શું કરતા આના દ્રોહ નો અધિકાર જો મેરે સંત કો રતી એક દૂર તેવી જળદારું ને કોઈ શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજી ને કહી છો કમલા મેરે કરત ઉપાસન નામ ચપળતા કોઈ આપણે જે જે કરવું એ માન નું મૂકીને કર્યું છું લક્ષ્મી જે માન મૂકી દીધું કયું માન કયું માન બોલો તમે ભગત છો કીર્તન બોલો નક્કી નથી કર્યું લક્ષ્મીજી ચંચલક છે સ્થિર છે બરાબર એનો સ્વભાવ ના સ્વભાવ કોઈ મૂકતો હશે લક્ષ્મીજી મૂકી રહ્યો ત્યારે ભગવાન કે એ લક્ષ્મીજી જો મારા ભગત નો અપરાધ કરે તો કમલા મેરો કરત ઉપાસન નામ ચપળતા ની ચપળતા રૂપી જે એનો સ્વભાવ એને છોડીને મારી પાસે રહે છે યજ્ઞ વાસ હું રાજી છું એની ઉપર તો મેં રડતી મારો મારા સાધુ જાય મોટી સાધુ મને આમ ગયું મને આમ ગયું ક્યાં ખબર સાધુ છું નામ જપાવતા હોય જેવી વાસદીઓ પણ સંત ને સમન્વય સોય જો મેરે સંત તો હતી એ બધું હોય જડનારું મેં બોલ્યો હવે એ વેશ આપણો થાય ભાઈ આવું સમજો આ પેલા લુગડા વાળા હોય જેને ભગવાન ભજવે છે એ સંતોષ છે એના જોઈ ના થાય પણ આપણે સાધુ એ નક્કી કરી લઈશું શું તો હરિભગત કહેવાય આપણે સાધુ મારા આ ઠીક લાગે બેઠા બેઠા એમ એ ગ્રસ્તા સિંહ ના રૂના ભગત ના જેટલા અથોડા ખાઈને ભગવાન ભજે ટાઈમ કાઢીને આવે આપણે જો કઈ કામ મળી ગયું હોય તમારે અને ત્યાં સ્વામી ત્યાં કઈ ગામડી ઉપર બોલશે માથે ચોર ની માથે કાગડો કર્યો તો લાકડી રાખી દો બોલો એવું આવ્યો અને છતાં એનું કલ્યાણ છે હવે એનો શું અર્થ છે જે એ દૈત્ય વેર કરીને પણ ભગવાન નું ચિંતન કર્યું ત્યારે ભગવાને એમ જાણ્યું છે વેર બુદ્ધિ એ કરીને પણ એ દૈત્ય મારું ચિંતન કર્યું ને મારા સંબંધ ને પામ્યા માટે એનું કલ્યાણ કરું પરંતુ શું કહેવાય બીજું બધું ભૂલી ગયા હતા અખંડ હા બહુ મોટો છે હોય ને કઈ સંબંધ ભગવાન ની દયા નું અધિક પણ જાણવું અને વળી એમ જાણવું છે એ વેર બુદ્ધિ કરીને આશરા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું તો જે ભક્તિ જે ભક્ત ભક્તિ કરીને એનો આશરો લેશે ને ભગવાન ને ભક્તિ ભક્તિ કરીને રાજી કરશે તેનું ભગવાન કલ્યાણ કેમ નહીં કરે કરશે એવી રીતે ભગવાન ની દયા નું અધિક પણ જણાવીને મનુષ્ય ને ભગવાન ની ભક્તિ માં પ્રવર્તાવવા એવો અભિપ્રાય શાસ્ત્ર ના કરનારા નો છે પાપીઓનું કલ્યાણ થયું હુકમ લઈશું સભા બદલ માની જવું આવા હતા એનો આપ વૈર બુદ્ધિએ પણ સંબંધ જો કલ્યાણ કરો કે આપણે વૈર બુદ્ધિ નથી ભગવાન ને આવ્યું અને જે આપણે તમે ઓછા વધતું હોય તેને મજબૂત કરવું જોઈએ આમ કરવું જોઈએ માટે ભગવાન ની ઉપર વેરભાવ રાખી ભગવાન ની ભક્તિ માં પ્રવૃત્તાઓ એવો અભિપ્રાય શાસ્ત્ર માં કરનારા માટે પણ એમ નથી જે દૈત્ય ની પેટે ભગવાન નું અણગમતું કરવું માટે ભગવાન ની ઉપર ભેદભાવ રાખીને જે ભગવાન નો દ્રોહ કરે ને અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણ અને એ પક્ષ તો દૈત્ય નો છે અને જેમ ભગવાન નું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું ને ભક્તિ કરવી ને ભગવાન ને ભગવાન ના ભક્ત ને રાજી કરવા એવો ભગવાન ના ભક્ત નો પક્ષ છે